અઠ્યાવીસ ચાર સિત્તોતેર ખંભાત પ્રતિમા પ્રત્યક્ષ એમાં ચોંટે નહીં કશું કશું એમાં ચોંટે નહીં એ ઈચ્છા છે ચોંટે ચોંટે નહીં ઈચ્છા નહીં થયેલું કોઈ કાર્ય સ્પષ્ટ રીતે નથી થતું તે કાર્યનું ફળ પણ નકારાત્મક કે નિષ્ફળ હોય છે આ ઉદ્વેગના સમયે કાર્ય મુલતવી રાખવું એવું કહેવામાં તો આવો ઉદ્વેગવાળો સંયોગ પૂર્વના કેવા કર્મોનું ફળ હશે બધા અનુભવી <laughs> ના પાડે કર્યું કહે છે એકલા અહંકાર થી કર્યા ત્રણ મહિના બીજા નોકરી કરવા ગયા છે એકલા અહંકાર કરી શકે પછી ઉદ્વેગ ભવિષ્યમાં આવી સ્થિતિ આવે તો આપણે કઈક કરી નાખીએ છીએ એટલે એમાં શું જેટલો આપણે અહંકાર એટલો ના વાપરીએ તો એવા ઉદ્વેગ વાળા સંયોગો ના આવે ને એટલા ખાસ આ લખ્યું છે પરંતુ ઘણી બીજી ક્રિયાઓ કરવા છતાં જયારે ફળ ન મળે એટલે તેને કોઈ કઠણ કર્મ પૂર્વના ફળ મનાય છે તો પૂર્વજન્મના એવા કયા કયા કઠણ કર્મ કઠણ કર્મો છે જેનો અંતરાય કશો જ ઉપાયથી દૂર નથી થતો ખરાબ હતી છૂટ લાભના અંતરા એ નડે પછી એ મને નડે પછી Gracias. કોઈ દિવસ નાની નાની બાબતમાં હું ખેંચતો નથી કે જ્યારે એક વખત કે છે મારા ભાઈના વિઝા માટે કોઈ પણ સંજોગમાં મળે ના પાડી દીધી એ લોકોએ કે હવે નહીં થાય અને મેં પછી દાદા નામ લીધું ને ગયો અંદર કે તરત મારું કામ થઈ પછી બીજી વખતે બહેનના બહેનનું લગ્ન નક્કી થયું બધું આઠ દિવસમાં લગ્ન લઈ લેવાનું અને ક્યાંય વડોદરામાં વાડી જ ખાલી મને તો બધા પ્રયત્નો કરી રહ્યા એ દિવસે એ વાડી માટે બધા કોર્પોરેટર્સના અને મેયરના બધાના લેટરો લઈને બહુ લોકોની લાઈન લાગી તો મને હવે એમ કે હવે કદાચ મારો નંબર નહીં લાગે એટલે બધા પ્રયત્નો કરીને છોટે કે હું થાકીને ઘેર ગયો પછી કહું કે માણસ તરીકે આપણે બધા ઉપાયો પૂરા થઈ ગયા હવે કે દાદા ન નથી જેવું દાદા ઘેર આવ્યો કે પાંચ મિનિટ માટે જાઓ રસોડો તમે લખ્યું છે એટલે ટેવ પડી ગયું છે ગોટું દાદા હવે તમે જયારે એવું કહ્યું ને કે પેલા ભાઈ છે એ ભાઈ ને સમજ શક્તિ ખરેખર બહુ સારી છે દાદા માં બહુ સારી એ જયારે બે ત્રણ વખત એમને વાંચી ને પછી એમને એવું તારણ કાઢ્યું કે આના અમુક ચેપ્ટર છે ને ને આપણને પૂછવાનું ના હોય દરેક જીવનો મોક્ષ છે આત્માનો સ્વભાવ ગુરુગામ છે પણ ત્યારે કોઈના ટચમાં ના આવતો હતો કોઈના ટચમાં ના આવતો અને જાનવરો ને બધા જાનવર ની અંદર ગમે તેમ પણ મનુષ્ય બુદ્ધિ વાળો કોઈ એને અડે બગડે છે એટલે બધું જાય આ કાગળ એવું છે બુદ્ધિથી બધું બગડી નીચે જાય નહીં તો વાતમાં તો ઉત્તર સ્વભાવ છે નિરંતર ઉત્તર આની જ છે સ્વભાવ અને પુસ્તકમાં લોકો પુસ્તક લગી જાય કરે આ સારું જાણવા એવું જે મરી કરે કોણ માણસ છે એવું લઈ શકે ના રહી શકાય મુક્ત થયા પછી મુક્ત અત્યારે મુક્ત થયા આપણે અજ્ઞાન થી પણ જયા હતા આ દેહ નો પણ નિકાલ થઈ જાય આયુ ને લીધે આ દેહ થયો તો આ દેહ નો નિકાલ થાય અને મન વચન નિકાલ થઈ ગયો એટલે સંપૂર્ણ આત્મા સ્વરૂપ થઈ ગયો એટલે છૂટતો જ એને મોક્ષ જવા માટે બીજું કોઈ કારણ જોઈતું નથી પહેલાનો એવું ડિસ્ચાર્જ કરવું છે કે ડિસ્ચાર્જ જે કર્મક છે તે જ એને તે આગળ ચિત્તગતિમાં બતાવી દે ચિત્તગતિ આ લોક આખા બ્રહ્માંડના બે વિભાગ એક લોક છે ને એક અલોક અલોક એટલે આ જગત ને આખા જગત ને આપણા લોકો શું કે છે લોકો અલોક કે છે શું કે છે લોક અલોક બે ભેગું કરીને લોકાલોક હવેલું લોકાલો લોકાલો પરલોક એ વસ્તુ જુદી છે આ લોકો એટલે શું કહેવા માંગે છે કે આપડે જે લોકમાં છીએ જે દશા પરલોક એટલે આપણો આ તે બદલી જાય પરલોક સમજે ને આલોક પરલોક એટલે ગતિ ક્યાં ગતિ બદલાય એટલે પરલોક ગયો સમજ ને અને આ જગત છે લોકાલોક લોકાલોક હવે લોક એટલે શું કે જ્યાં સ વસ્તુઓ નિરંતર રહેશે અને આલોક એટલે શું એક જ વસ્તુ એક આકાશ તત્વ એકલું જ રહેશે એ લોક અને અલોક બેની વચ્ચે હોદો છે હોદા જે છે ને આખું એમને દેખાયા એ બધી ફિલ્મ દેખાયા કરે નિરંતર અને અંદર એટલો સુખ વર્તે ભયંકર સુખ છે અને એક એક સેકન્ડનું સુખ થતી નથી પડ્યું હોય અહીંયા તો મનુષ્ય છ મહિના ચાલે એટલું સુખ સેકન્ડ નહીં જોયો ત્યાં કદી પરમાનંદ પરમાનંદમાં નિરંતર સુખમાં આ જીવો સુખદ ખોરાક શું ખોરાક પછી મીર પીએ છે ઊંચો કરે છે મોહન ખાય છે મોહનમાં તમારે બીજા લાગે છે આ દાળભાત અગડે છે કરી દવા પીએ શું કરવું સત્ય દેવું કલ્પિત સુખમાં રહેશે થયું છે ઉકામાં મને મારી કરતા બહુ ભૂખ લાગે છે તને માથું કહી દઉં લાગે તે ઇન્ટરનલ જાય આયા પછી જાય અંશે તમે જોયું ને આયા પછી જતું નથી આયા પછી જાય શાશ્વત કરવા જેવું રૂપમાં આત્માને જ્યોતિ સ્વરૂપ કહીએ છીએ માનીએ છીએ પરંતુ જયારે તે કોઈ પણ શરીર માંથી નીકળે અને આપણને કેમ દેખાતું નથી સ્વરૂપ હોય તો એ દેખાવું જોઈએ ને કેમ દેખાતું નથી જ્યોતિષ સ્વરૂપ જે માનીએ છીએ ને એ આપણે એને ઓળખતા નથી આપણે આપણે તો આ ઇલેક્ટ્રિકનો તેજ છે ને એને તેજ કહીએ છીએ એને કહીએ કહે દિવાલો તેજ ઇલેક્ટ્રિકનું તેજ એને આપણે તેજ કહીએ છીએ એવું તેજ આપણે ખોરીએ છીએ તેમાંથી આત્માનું તેજ એવું ફરી છે તેનું તેજ તો કેવું છે સપર પ્રકાશ છે પોતાને પણ પ્રકાશ છે અને સામાને પણ પ્રકાશ કરે શું આ તેજ પર પ્રકાશ છે પોતા પોતાનું પછી નહીં બારકાને પ્રકાશ કરે અને આ જડ છે શું છે હવે આ મહેનત કરનાર વ્યક્તિ જ ઉત્પન્ન થાય તેનું સહજ સ્વાભાવિક અને એ તેજ કેવું હોય છે કે તેજમાં બધી જ વસ્તુ દેખાય બધી જ વસ્તુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ એટલી બધી દેખાય અને આ તેજ બધું ના દેખાય આ તેજ આ તેજ જ ગણાય ને એટલે આપણા લોકો શું કરે છે એ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે ને તમને ચિત્રપટ પ્રસંગ વાળું દેખાય પૂર્ણિમા આવું કેવું દેખાય છે તે તમે ધબકારો એટલે શું કે તેજ તેજ તેજ તેજ તેજ એ તો એ તો આ ઇલેક્ટ્રોનિક તેજ છે એવું તું કલ્પું છું તારું કલ્પ એવું છે નહીં જ્યોતિષ સ્વરૂપે તો શું જ્ઞાન દર્શન બે શબ્દ ભેગા થયા એટલે જ્યોતિષ જ્ઞાન દર્શન બે ભેગા થાય એ જ્યોતિષ કહેવાય એ કૃષ્ણ ભગવાન એ નોય ને એ અજવાળું નોય જ્યોતિ ખરી એથી શું કેવી જતું હોય ત્યાં જોયું નથી એવું આ ત્યાં જોયેલું એવું અજવાળું થાય છે જેવું જોયેલું હોય તે બીજું જાતું દેખાય બધો ધબકારો દેખાય એટલે એમાં થાય છે ને વીજળીનો તો બધો ધબકારો જળ જળ એ નહીં એને જોનારો છે તે આને જે જુએ છે ને તે આત્મા છે આ તો દ્રશ્ય કેવાય શું કેવાય શું કહેવાય દ્રશ્ય અને દ્રષ્ટા છે દ્રષ્ટાને ફરી કાઢે આ તો બીજ ગુર્યો રાખી આ લૌકિક ભાષા જુદી છે અલૌકિક ભાષા લૌકિક ભાષા જુદી હોય ને સારા પ્રશ્ન કર્યા આવા પ્રશ્ન તો કામ કરતા ઉદ્યોગ રહેશે એક ખબર પડે છે કે આ ઉદ્યોગ આવ્યો એવું ખબર પડે છે આ ઉદ્યોગ આવ્યો છે એટલે તમે જુદા પડી ગયા એ વાત છે આપણે હે ઉદ્યોગ આવ્યો એવું ખબર પડે એમના ઉદ્યોગ ઉદ્યોગ બધું સમાવવાની તૈયારી થઈ રહી હવે આ લાવવાની જઈએ ને પછી પ્રતિક્રમણ કરે એમાંથી મુક્ત થઈ જવાય એ પ્રમાણે હોય એની વૃત્તિઓમાં ફરક નહીં પડે છે એની ઉદારતા હોય છે ને નોકરી કરે તને સારું રહે ને પ્રધાન નોકરી કરે છે રાજાને તો નોકરી કરે છે ને રાજાને જેટલું સારું થાય એટલું કામનું રહે ને તો મારી હજાર આપવાની ઈચ્છા છે તમારી જે ઈચ્છા છે તો અંતરાય રાજા આપવાનું છે હુકમ એટલે આપણે આપી દેવા જોઈએ તો દોઢ ગયા